સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પુગલ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો પિત્તોતેર ના માક્ષરવદી નવમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ રામ શ્રી લોયા મધ્યે સુરા ભક્ત ના દરબારમાં રાત્રિ ને સમય વિરાજમાન હતા મેં ગળમાં પોતની રાતી ડગલી પહેરી હતી મેં બીજા સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ ની સભા તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈ બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે ભગવાન નો નિશ્ચય બે પ્રકાર નો છે એક સવિકલ્પ બીજો નિર્વિકલ્પ અને એ બે પણ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે તે બે મળીને છો ભેદ થયા તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો પછી તેનો ઉત્તર પરમંશ વતે થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પરિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જ બમણા સામાજિક ની રીતે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે અને ઉત્તમ ભેદ તો એ જ ભગવાન ગમે તેઓ નીચ જાતિ ની પેઠે આચરણ કરે તથા મધ્ય માસ પરસ્ત્રી ક્રોધ હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં કેમ છે એ ભક્ત ભગવાન ને એમ જાણે છે જે ભગવાન તો સર્વના કરતા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે તો એ તો કાંઈક થોડીક એવી નીચી જેવી ક્રિયા કરી તેને કરીને એમને કાંઈ બાધ નથી કેમ કે એ તો સર્વ કરતા છે એવી રીતે ભગવાન ની રીતે સર્વેશ્વર પણ જાણે માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળો ભગવત ભક્ત કહીએ અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભેદ કયો તો ભગવાનની સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે છે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે કેમ જે ભગવાન તો બ્રહ્મરૂપ છે તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે એવું જે બ્રહ્મ પણ તે ભગવાનને વિશે જાણે જેમ રાત પંચાધ્યાય માં સુખદી પ્રત્યે પરીક્ષિત રાજા એ પ્રશ્ન પૂછ્યો છે ધર્મ રક્ષક ભગવાન નો અવતાર તેને પરદારાનો સંગ કેમ કર્યો ત્યારે તેનો ઉત્તર સુખદીએ કહ્યો છે શ્રી કૃષ્ણ તો અગ્નિ ની પેટે તેજસ્વી છે તે જે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે એવી રીતે ભગવાન ને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ અને શ્વેત દીપ ને વિશે રહ્યા જે છઠ ઉર્મી રહિત એવા જે નિરન્મુક્ત તે જેઓ પોતે થઈને વાસુદેવ ની ઉપાસના કરે તેને મધ્યમાં નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ અને અષ્ટાવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષર ને વિશે ની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણ નું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થતો પુરુષોત્તમ ની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ ત્યારે ચૈતન્યાનંદ સ્વામી એ કહ્યું છે હે મહારાજ એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ કાળ સંગ દીક્ષા ક્રિયા મંત્ર શાસ્ત્રાધિક નું જે શુભ અશુભ પણ તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ શિક્ષણ પણ તેને કરીને એવા ભેદ પડી જાય છે આ ભેદ શેનાથી છે ઉત્તમ ને સવિકલ્પ અને નિર્વિકલ્પ ના જે ભેદ પેલા કીધા એ ભેદ પેલા તો સમજાયા બધા છૂટા છૂટા પ્રત્યેક પણ એ શાણે કરીને થયા એ દેશ કાળ ક્રિયા સ્થન શુભ અને અશુભ અને ગુરુ પાસે જે શિષ્ય આવે એવી ઉત્કર્ષ શ્રદ્ધા લઈને આવે ગુરુ દેશ કાળ ક્રિયા સંજ્ઞા નું શુભપણું ને અશુભપણું કદાચ એ કીધું અને પછી શ્રદ્ધા અને વિશ્વાસ આમનો જે શિષ્ય આવે એ પોતાની ઉત્કર્ષ શ્રદ્ધા લઈને આવે અને વિશ્વાસ થઈ આવે કે આ ગુરુ થી જ મને ઉત્કર્ષ શ્રદ્ધા પ્રાપ્ત થશે અને એને કરીને હું નિર્વિકલ્પ માં હરવે હરવે હરવે બુદ્ધિ કરીને પણ પૂરેપૂરી શ્રદ્ધા રાખીને એમાં શુભ અને અશુભ બે એટલે નિર્માની એવું નથી બસ જોવું બોલો એનાથી એવા ભેદ પડે છે અને ગુરુ થી જ્ઞાન લઈ બરાબર કહ્યું મહારાજે લખ્યું છે રાઠેકો દેતા જાય છે ક્રિયા હોય પણ આ ત્રણ ત્રણ કયા થઈ કીધા એ પેલા સમજવા જોઈએ એ પેલા સમજવા પણ એ થાય તો આને લઈને થાય ને નિર્વિકલ્પ ને સવિકલ્પ સવિકલ્પ જેમ કે દેહાત્મા ભાવમાં ભગવાન રહેતા હોય ત્યારે જેમાં શુભ અશુભ ભગવાન વિશે જાણતો હોય પોતાને જેટલું એમ કે મહત્તમ હોય એ રીતે જાણીને ભગવાન માટે કઈ આટલા કરે તો આ કેટલા આપણે દાદા ખાતર ને જેમ ઓલા હાથ મૂક્યો તો ઓલા ભાઈ ભગત એને કઈ તરત ફેર પડી ગયો કઠોળી વાળા જેમ એટલે કે બરાબર નિશ્ચય તો હતો એ ભગવાન તો હતા પણ થોડીક એવી ક્રિયા જોઈએ એટલે એમાંથી એને કનિષ્ઠ ભાવ થયો એમ એથી બમણું કરે તો ન થાય એવા પાછા ભક્ત ને એ વાત કરી પણ કરી પહેલી વાત છે એવી વાત નથી એવી વાત આપડે મંદિર માં થાળ કરાયો હોય આજે આ દસ રૂપિયા નો થાળ દસ લાડુ આપ્યા ખરું એટલે બધા એટલે એ પડી ગયા હળવ્યા કરી અને પછી થઈ ગયું છે પેલા એ ભાવ નતો કોઈ બોલતા નતા પણ હવે કે દર કદે એ તો કઈ નથી થતું કે આવું આવું હોતે ભાઈ ત્યાં તો ગારા જેવા કરે છે દેખાય છે અહીંયા અમે સમજી છે ને અહીંયા જો કઈ નો કામ થયું હોય તો એ તરત નીચે ફરી જાય છે ત્યારે નિશ્ચય નો અર્થ થાય શોક ની વાતો કરે નિશ્ચય નો અર્થ થાય એવો તો અમારે મા એવો કે જોગ થયો ન હોય તો કેવી રીતે આ ત્રણ ને ત્રણ છ ભેદ કીધા છ ભેદ આપડે ક્યાં ભેદ માં સમય એમ પરીક્ષા થઈ નથી એટલે <laughs>

અત્યારે તો પ્રગટાય નથી પણ એના લીલા ચરિત્ર આપણે આ બધા વાંચીએ ને એમાં ભેદ થાય એમાં રબી ચકવું આવે ને ખબર પડે અને સામાન્ય નિશ્ચિત રે આગળ સંકલ્પ કરી જાય સ્વામી આશીર્વાદ દે તો ફલાનું મારું કામ છે પતી જાય આપડે સફળ થઈ જાય મા બાપ દયા કરો કરે ખરા અને થઈ જાય આ એક વાતામાં જોવાની નથી કઈ વળી કહ્યું પેલા ભાગમાં મનુષ્યની પેઠે પંચ વિષય નું સેવન કરે અને એને ભગવાન કેવા હાલો તો આટલું વાળું મનુષ્ય ની પેટે ભૂલી ગયો જો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ છે ભગવાન જે તે અન્ય મનુષ્ય ની બરોબર કામ ક્રોધ લોભ સ્વાદ માન એ આદિક ને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાન નો નિશ્ચય રહે પણ જો વધારો કરે રહે ભેદ તો એ છે મનુષ્ય થકી બમણા કામાદિક ને વિશે અધિક પ્રવર્તે બમણા એમાં દ્રષ્ટાંત દઉં ગ્રસ્ત તમે પરણો છો ને આગળ એક બે ત્રણ પણકતા અને રાજા મહારાજા વળી પાંચ કરે ને શ્રી કૃષ્ણ ભગવાને કેટલા કર્યા અષ્ટપક્ષાયન કેવાય અરે કેવાય ખરું ને હવે ઓલા દુર્યોધન કેમ એને ભગવાન કે અને આપડે દુર્યોધન નો વાંક કાઢી મનુષ્ય કરતા બમણા કામાદિક માં પ્રવૃત્તે તો નિશ્ચય ન જાય ત્યારે ધ્યાન એમ જાણવું તો આપણી સ્થિતિ કઈ થાય જો એવું કર્યું હોય અને દેખાડે તો આપડે ભગવાન માનીએ ખરા ને એટલે નિશ્ચય કેટલો છે આપણે જોઈ લેવું નિશ્ચય છે આ તો ઉપર છે નિશ્ચય પછી ઓલા ઉત્તમ માં આવ્યું અને ઉત્તમ ભેદ તો એ જ ભગવાન ગમે તેવું નીચ જાતિ ની પેટે <coughs> હવે નીચ જાતિ આચરણ કરે આપણે જઈ ત્યાં કોરા માછીયા મોઢે ચડાવીને ગાજર ની બાપુ ખાતા હોય એટલે ભગવાન કહ્યું ને બહુ વાંધો આ નિશ્ચય ની વાત તો પાવતી છે આ માણસ ઉપર કરવો પડે ભલાનો ઢેંકણો બોલે છે ખરા સર્વોપરી નિશ્ચય છે પેલા એમાં શું થાય છે પેલા ભગવાન છે કે કેમ એ નક્કી કરી લેવું છે પછી એની ક્રિયા ઉપર પાસ પાસ પાસ આવે અને પછી એ નિશ્ચય જાય કારણ કે ભગવાન કહીએ તો ભગવાન કેવા હોય એ પેલું નક્કી કરવું જોઈએ ને ભગવાન જે ઠેકાણે નથી જુના સાધુ ની વાત કરે દાંત સાધુ ને આગળ સાધુ પાસે સંવાદ કરવા બહુ આવતા એમાં ઓલા જૈન આવ્યા સંવાદ કરવા જૈન કે ભગવાન છે જ નહીં આપડે જૈન ભગવાન છે ઓલો કે ક્યાં છે તો બધે બધે તો બધે ઓલો પાકો છે જૈન બધે હોય તો આ ઝાડમાં પહાડમાં ખેતરમાં વાડીમાં બધે બધે સંદાસ કરો છો તેની માથે કોઈનો જઈને સાધુ બંધાઈ જાય ને જો નથી બોલે તો એનો મત સિંહ થાય ભગવાન ઉપર બેઠો એમ નથી થાય હવે એને જવાબ હું દેવો ત્યાં સાધુ છે હોશિયાર કોક ને તો તમારી વાત આવ સાચી તો પણ અમે સંદાસે જયારે જઈએ ત્યારે આટલી ભીતી કરી લઈએ કે આ જૈન નો અપાશ નો અપાશ ત્યારે લોકો જૈન ના અપાશમાં હોય ઓલા ને કે ઓલો પાડે ને પછી અમે સંદાસ કરીએ પછી અમે આ તો હું <laughs> આવી સંપ્રદાય ની શરૂઆતમાં પૂછવામાં આજ તો કોઈ પૂછતો નથી પૂછતો નથી પૂછતો નથી પેલા જાણવા હતા લીટો દોરી આ જઈ નો પછી <laughs> આમાં જો આવ્યો ત્રણ પ્રકાર નો નિશ્ચય મનુષ્ય થકી હમણાં કામાદિત માં પ્રવર્તે અતિ નીચ જાતિ જેવું આચરણ કરે દેખાડે કઈ તો હવે એને ભગવાન કે ભાઈ પછી ભગવાન ગમે તેવો નીચ જાતિ ની પેટે આચરણ કરે તથા મધ્ય માનસ પરસ્તી ક્રોધ હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં કેમ છે એ ભક્ત ભગવાન ને એમ જાણે છે કે ભગવાન તો સર્વના કરતા છે તે પરમેશ્વર છે તે સર્વના ભોગતા છે માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વ ને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે તો એ તો કઈક થોડીક એવી નીતિ જેવી ક્રિયા કરી નીત જેવી ક્રિયા કરી તેને કરીને એમને એવી નીચા જેવી ક્રિયા કરી તેને કરીને એમને કઈ બાધા નથી કેમ છે એ તો સર્વ કરતા છે એવી રીતે ભગવાન ને રીતે સર્વેશ્વર પણ જાણે માટે એને ઉત્તમ સંકલ્પ નિશ્ચય વાળો ભગવત ભક્ત કહીએ સ્થિતિ થાય ત્યાર પછી આ જોવાનું નિર્વિકલ્પ માં નિર્વિકલ્પ માં પેલો પોતે આવો થાય બોલે ક્યાં બોલવું બોલો તમારે એકલા ને જ આમે નોકરી કરું તમારી હો એટલે પરાણે બોલવું પડે જો બળદ ને હાલવું પડે ને પરાણે હો બોલો ને ઓઠા લાવો ક્યાં આપ નિર્વિકલ્પમાં ¿eh? ah, <laughs> eh, eh. ah, હવે નિર્વિકલ્પ માં કનિષ્ઠ ભક્તો કયો તો ભગવાન ને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ સમજે છે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભેદ ચોથો ચોથો એટલે હું અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાન ને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે ચોથો વિદ્વાનો થઈ ગયા પણ પૈસા બહુ સુધરી ગયો તો પણ એમ સમજે છે સર્વ ક્રિયા ને કરે છે તો પણ અકર્તા છે કેમ છે એ ભગવાન તો બ્રહ્મ રૂપ છે તે બ્રહ્મ કેવું છે તો આકાશ ની પેઠે સર્વ ને વિશે રહ્યું છે ને સર્વ ની ક્રિયાઓ તેને વિશે જ થાય છે એવું જે બ્રહ્મ પણ તે ભગવાન ને વિશે જાણે જેમાં રાત પંચાધ્યાયી માં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજા એ પ્રશ્ન પૂછ્યો છે ધર્મ રક્ષક ભગવાન નો અવતાર તેને પરદાળા નો સંગ કેમ કર્યો ક્રિયા કેવી કરી ભગવાન અને કનિષ્ઠ ભક્ત થયો તો ભગવાન ને સર્વા શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે છે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે કેમ જે ભગવાન તો બ્રહ્મરૂપ છે તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે એવું જે બ્રહ્મપણું તે ભગવાન ને વિશે જાણે જેમ રાત પંચાધ્યાયમાં સુખજી પ્રત્યે પરીક્ષિત રાજા એ પ્રશ્ન પૂછ્યો છે ધર્મ રક્ષક ભગવાન અવતાર તેને પરદાનો સંગ કેમ કર્યો રક્ષણ કરે ધર્મ ભગવાન કોણ કહેવાય ધર્મ ના રક્ષક એ ધર્મ ના ભક્ષક બને ધર્મ ભક્ષક થયા બોલો ત્યારે પેલો ઉત્તર સુખજી એ કહ્યો છે શ્રી કૃષ્ણ તો અગ્નિની પેટે તેજસ્વી છે તે જે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે શું ક્રિયામાં હું બોલું ત્યારે તેનો ઉત્તર સુખજી એ કહ્યો છે શ્રી કૃષ્ણ તો અગ્નિ ની પેટે તેજસ્વી છે તે જે જે શુભ શુભ ક્રિયા કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે ભગવાન કેવા છે અને એ જે ક્રિયાઓ કરે છે એ ક્રિયાઓ કરતા નથી ફાળી નાખે છે કરી ભસ્મ થઈ જાય ઉલટી ભસ્મ થઈ જાય એમાં ભસ્મ થઈ જાય જેને શુભ અશુભ ક્રિયાને કરે છે અશુભ તો ભસ્મ થાય તો શુભ એ ભસ્મ થાય ઈ કેમ ઈ તો બોલો ભક્તિજન ના શુભ એ ભસ્મ થઈ જાય અશુભ એ ભસ્મ થઈ જાય બોલો જ્ઞાની જો બધાય હા શું પડે શું પડે છે જાય બળી જાય પણ આમાં આમાં કેવું છે એ તો નીતિ બોલો છો ને નીતિ નો અર્થ આવ્યો કેદી બોલતા શીખશો એટલે મારો કાઢવો ને તમારે કોઈ દી શીખવું નહીં એમ હોય તાજું ખેતર હોય ખેડી ને હરખું કરે તો મારી બાબુ ઉભે નહીં આખે તાજા પણ મળે ખેડતા નથી વાવતા નથી ઉભે કે તો ખેતી જતી કરશું પાસે ફળ પાક છે જતી શ્રીકૃષ્ણ તો અગ્નિ ની પેટે તેજસ્વી છે તે જે શુભ અશુભ ક્રિયા ને કરે છે એ સર્વે ભસ્મ થઈ જાય છે કૃષ્ણ તો પૃથ્વી જળ અને પછી તેજ અગ્નિ આવ્યો ખરું ને પૃથ્વી છે એને અગ્નિ બાળી ગયો પૃથ્વી ને બાળે જ ન બાળે લાકડા ને બાળે જ ન બાળે અગ્નિ બાળે અગ્નિ બાળે બાળે અગ્નિ પોતે નો બાળે અગ્નિ તેજસ્વી છે તેજસ્વી એના તેજ માં હવ ખપી જાય ભગવાન બધાને માટે થઈ એમાં અશુભ પદાર્થ જઈ શકતું નથી પછી શુભ હોય એ એનું અસ્તિત્વ ન ધરાવે એટલે સમજો શુભ હોય સારું કામ ભગવાન કરે એ ખતમ થઈ જાય એ ભસ્મ થઈ જાય બોલો જબરદાનભાઈ બોલો સારું કામ કરે એ બળી જાય શુભ અશુભ ભેદ રાત્રિ દિવાન વચાણ નો પાઠ કરી નાખ્યો મોટું કામ કર્યું અશુભ તો પડે શુભ કેમ પડે કેમ ગીરભાઈ દેખાય દેહ બળી જાય કરે મળે ભગવાનને શુભ કર્મ હોય તો તો કોઈ રહ્યા નથી ન લાગે મને ન લાગે અરે ના ભગવાન નો શુભ અશુભ બે પડી જાય એને કર્મ જ ના લાગે અને આપણે જ્યાં સુધી દાન ગુણ વ્રત કર્યું છે અને એમાં ગોઠવીએ છીએ આમાંથી પુણ્ય થાય મને આટલું ફળ મળે એટલે તમારું બધું ક્યાં એ તો તમારે ત્યાં ગમે જ પછી ત્યાં પડે તમારે ખાવું જ પડે ખાધું એટલે ભોગવું શુભ અશુભ બંને બળી જાય એટલા માટે આ ચોખ્ખું બોલાય છે કાયેન વાચા મનસેન્દ્રિયૈવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃત સ્વભાવાત કરોમિ યદ્યદ સકલં પરસ્મરે નારાયણાય સમર્પયામિ જે કઈ કરું છું તમારા ચરણ મારે કઈ ફળ જોતું નથી ફળ એટલું મારું ગાંડું પહેલું જે પહેલું એ કહ્યું તમે રાજી થજો એટલો સંબંધ હોય અને જે માણસ છે જે દાન કર્યું ને એટલે ભોગવવું પડે ભોગવવું પડે એટલે જન્મ લેવો પડે જન્મ લીધા કહીના તો ભોગવાતું મળે આ શુભ ને અશુભ એને અડતા નથી નિષ્ઠાએ હૃદયમાં ભગવાન રાખ્યા પણ એ પછી બહુ મોટી વાત આવી ન હાલે વાત સમજો કાંઈ ભગવાન ને અડે નહીં મદદ ના કરે સમજ્યા ને બોલતા નથી આવડતું કર્મ શું વસ્તુ મળી જાય ભગવાન ને મળી જવાની વાત ન મળી જાય હું બોલું સંગતમ બોલાય નથી એ નથી અશુભ બંને ક્રિયાઓ ઈશ્વર ને સ્પર્શ જ કરતી નથી બળવું તો પછી અડે પડે ને એને અડવા જાય ત્યાં મળી જાય ઇલેક્ટ્રિક લાઈન હોય તમે ખપી જાઓ ભગવાન એવા છે તેને જો તમે હૃદયમાં રાખો પછી તમારે અશુભ ક્રિયા થઈ પણ સાચા ભગત હો તો તમારે એનું માપ જ મનાય પણ આ બોલાય નહીં માં પાપ કરવા માટે મોટી વાત ભગવાન નો મહિમા તો અસાધારણ તો પેલા નદી માં ધારી ના બેઠા ભાઈ મહારાજ નાઈ બહાર નીકળ્યા ને રેતી માં હાલ્યા જાય પગલા પડે રેતી માં તેમ પાણી શબ્દ ત્યાં ભગત ભારે ના મહારાજ પગ ઉપાડે ત્યાં કાપી દઈએ બીજો પગ ઉપાડે ત્યાં સુધી આ ભગત મારો અનુભવ પાણી મહારાજ ને તો મહારાજ આ તમારો ભગત અંદર પાણી પીતો મારા દર્શન હું કહે ઘણા જન્મ અંદર આ અંદર મારે માટે બરાબર દ્રષ્ટિ બદલી ગઈ આખી અંદર મોટા ભેટા ભગવાન ના ચરણ જેમાં આવ્યું એને હું કહું એટલે એને અડેલી ઓલી રદ વહી ગયા આમ મારા પેટમાં ન જાય ને ઘણા જન્મ અંદર આ આંગલ ભક્તની ક્રિયા એ હોય તો શરૂ પણ જો એનો નિશ્ચય જોવો જો નિશ્ચય બરાબર છે તો એ ક્રિયા પાપ રૂપ છે એને મળી છે પૂજાના સંબંધે બીજાના કલ્યાણ રૂપ થઈ ગયું પાપ રૂપ ભાવ ભાગ બળી ગયો અને બીજાનું કલ્યાણ કરતન થઈ એટલે પછી બીજો ભાગ એવી રીતે ભગવાન ને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ હવે આપણે કનિષ્ઠ માં <laughs> પછી મધ્યમ માં જાય છે પાછો ઉત્તમ માં જાય છે બોલો અને શ્વેત દીપ ને વિશે રહ્યા છે પોતે થઈને વાસુદેવ કરે તેને મધ્યમાં નિર્વિકલ્પ કહીએ જે રહી એ ભાવ ક્યાં હતો સુધા પિપાસા હર્ષ જરા મૃત્યુ ભાવ સહિત છે રહીત નહીં સહિત એમાં રહીત લખી રહીત નો અર્થ એટલો છે એને ખાવાનો કોઈ બી ઝઘડો વેગ નો થાય ને તો એ રહીત અને પીરસતા ઘૂટી ગયું આપણી ભાગમાં ન આવ્યું પણ એ બહુ આકરું છે એટલા એટલે એટલી આકરું એમાં આકરું ભાગમાં આવતું હોય ક્યાંક ન મળ્યું નાનો હતો તે શીખવતા થયા આપણો મહિમા હોય શેરડી નું ગાડું લ્યાવે ચોકમાં ઉભું રહે સાધવાને એવી બહુ આગળ શેરડી દેશી થતી આજના જેવી નહીં હો આ દસ દસ હાથ પંદર હાથ લાંબા હાંઠા હોય એવી આમ રૂપાળી દેખાય સાધુ કામ થાય એવી હજી તો દેખે જેમ શરીર મને ઊંચા ની સંસ્થા વાવા ગણાય સાધુ કેટલા છે લિસ્ટ હોય હા બધે આવશે પેલા ત્રણ પાંચ જણા કાઢી લઈએ પછી આવશે મને દેવા ઘંટ મંગાડ કાવલા જાણે કહો વેસા વાપી દઉં તોડે તો રે નહીં હો ધુવાનિયા તો એકદમ મને મને મળવાનું તો છે એ બધે હાથા આપે મળવાનું તો છે પણ દેખાય આવે ભાઈ પરિસ્થિતિ કેવી કેટલા દાસ ને બી ઉઠે લેવા આપડે હું ભિખારી છે લેવા દે ત્યાં તેનીમાં જ્યાં ભિખારી નહોતા ભિખારી હોય દોડા દોડ કરે નો ઉઠે કોઈ પછી કોઠારીઓ એવા હતા પેલા નથી આવ્યા દેખાય છે એટલે જાની બધા બોલે જાય બે જણા આવે કેટલાક આવે પછી બધા દેવા જાય તો ના ના મારે કઈ ખાવું નહીં સમજાવે અહીંયા કઈ પાછી પાછી નહીં શું રાજન નો કર્યો પાછી દઈ જો એક લઈ જાય એટલે કોઠારી પાંચ અને કોખારો સાધુ નો આવ્યો હોય તો એને એનો મમતા રહેતી હોય તમે આપણને ધરજો મારું ભાઈ ને એ મીઠી વાત એમ કે પરાણી પીએ હવે કઈ બપોરે પંક્તિ માં જોવે આજ કેટલા જમવા નથી આવ્યા પાછલા નથી આવ્યા એક લાડુ કરીને નોખર આપી સવારે કરવા આવે તો આપે પૂજા એનું ધ્યાન રાખે અને આવડો આજા જાય એમ આખો ગ્રુપ માંથી ઓછા થઈ ગયા હોય જ્યાં એક બેન નો આવ્યા અરે તમારે મારા ભાગમાં કઈક ઓછા થઈ ગયા આમાંથી કોક શ્રદ્ધા તું ભાગ નથી તમને ધ્યાન દેવાય એને બોલ્યો બોલ્યો એમ કે છે કે અમારે નો આવ્યો એના ભેદ પડી ગયા ને નિશ્ચય ના બોલો અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષર ને વિશે અણુ ની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણ નું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો તકો પુરુષોત્તમ ની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ થઈ ગયા તમે ભાગ્ય છીએ નિર્વિકલ્પ ઉત્તમ હતી ભાગ્ય છીએ નથી બોલતો ભૂલા પડે એવા નથી સાધુ એવા દેહ હોય મસ્ત દગા વર્તતા હોય મેં જોયેલા નારાયણ પ્રસાદ હતા કોઈ દી બેહે નહીં ઉભા ઉભા મારા ભેલવા કરે રાત્રિએ થાંભલા ના બેહવાનું નહીં પૂજા કરવી હોય તો બેહવામાં ઘડી ઉભા ઉભા મારા ભેરવા બે ભાવ ઓછો હશે કઈ થતું હશે રાજા નો હોય પણ એ કઈ તરફ થઈ જાય એ અભ્યાસ કરતા કરતા કરતા આગળ ગયા હોય ને અભ્યાસ કરે આમને ના રોકાઈ ગયા છે આ સ્થિર થઈને એટલે આગળ ન જાય સ્થિર છે આમ ઝડપું નથી મારતા આગળ હાલવાની એટલે મારો છો ને બરાબર સારા સાધુ થઈ ભણવા માંડ્યા એટલે વળી પાછા વિદ્વાન થઈ ગયા જો ખરું ને આગળ વધે નથી બોલ્યો તો રાત્રે દી હાલતા ચાલતા હાલતા ચાલતા ભેવું જ કરતો હોય કઈ ઝડપ મારી કહેવાય અગ્નિ ઝડપ મારે તો છોપવું હોય ત્યાં પકડી લે એવી દશા આવતી હતી આપણી સારું એટલું મારું એને પકડવા માટે જો આજે કોઈ નતા આવડા પથ્થરના પાછળ બેઠા તો આવડે દીધો અમારા માસ્તર છે કાયમ અહીં બે કારણ આખી જ બેન ચોંટે નહીં ને આવડે કેવી રીતે હે આવડે કોઈ ન આવડે એમ બબુ શું કહો દરેક ક્રિયામાં વ્યાજ જોઈએ એમ તો પછી આ તમે ડગલે પગલે બહાર નીકળો ગ્રસ્ત છો પણ તમે નથી જન્મ્યા તો ગુરુ આપણું ઘર નથી એટલે તમને ક્રિયા યાદ આવે જ છે અને ઘરના ઉમરે પહોંચ્યા પછી ફરી માંથી તમારું ઘર દેખાય છે એટલે કઉ છું ને પણ એ અભ્યાસ જ નથી કોઈ અમે નાના હતા એ અભ્યાસ કોઈ પણ સત્સંગની ચીજ એ આપણી જ કહેવાય એને બગડવા ન દેવાય રખડવા ન દેવાય કઈ ન દે કોઈ ન કરતો આપડે કરી લેવી છે ઘર માન્યું હોય તો ને આ ઘર જ્યાં આ તો રોટલા ખવાય છે છે એકાંતિક પણ એકાંતિક કહેવાય તમારી પર દ્રષ્ટિ આવી છે એટલે આવડો કઈ ન દેખાય એવું મારી ગયો નિરાનંદ નિરાનંદ આવડે મને ઘણી વખત થયો કે જેથી આ ભાવ આવે ધ્યાન કરતા કરતા જતા હોય ને એક વસ્તુ ને દેખાય જ એમ ને પરભાવ પરભાવ માં જ જાય એટલે આવડો અવર ભાવ યાદ જ ન આવે સંરક્ષણ તમે ઘણી વખત આમ નીકળો દોડા પહેરી ખરું બોલો લ્યો હાલો મારે રોકવાનો સ્વભાવ પડી ગયો હું કરું અમારા સામે ખબર શિક્ષણ બહુ લેવાની જરૂર આગળ હતું બહુ વહી એટલે દેખવું છે આમાં મંદિરો છે એટલે આવડા ઊંધું દેખાણું એના કરતા આપડે હારા એટલે હવે આવડા આગળ વધે જ ગઈ ડિગ્રી હારા હારા અને આજના આગળ વિચારવું પડે બધું ભૂલી ચુકાય પામે આટલો રોગ હોય ને એટલે કહી જાય આટલો ફેર આપને ભણવા ગયા વડતાલ સ્વામી કરુણાનંદ બ્રહ્મચારી આમ અખંડ જાગીએ આપની સામે લેવા હતા ને આપની એમ થાય હા હા આ કેવું ભજન કરે જોવા મળતા ટેમ્પલ હોય અખંડ ભજન પણ કરતા બેઠા અને કઈ રીતે કેમ ભજન કરવું એ દેખાતું એટલા આવડા શીખી ગયા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ કાળ સંગ દીક્ષા ક્રિયા મંત્ર શાસ્ત્રાદિક નું જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ તીક્ષ્ણપણું તેને કરીને એવા ભેદ પડી જાય છે ગુરુ ની તલાવત કરી ને શુભ અશુભપણું હા દેશ કાળ ક્રિયા સંગ મંત્ર એવું છે ગુરુ ગુરુ ને ઓળખવા કોઈ માગે પેલા હું છું સાધુ બેઠા હોય સભામાં તો તમે આમાં બેહો પણ આ કેવા છે એમ જોવા માંગો એવો ભટકાવો ને એવો મુમુક્ષ નથી પેલા મુમુક્ષ લખ્યું બરોબર મુમુક્ષુ ઓળખે ઓળખે કોઈ સમજાય એટલે થઈ નીચે વહી ગયો ઉપર હાલ કોઈ ભેદ પાડી ન હતી પછી ભેદ ક્યાંથી પડે ક્યાંથી પડે પદ પડી જાય આમો નાકા તૂટેલો દાણો ઓમ પોપડા જેવો મજાનો પણ નાકુ નહીં હવે તમે હરફ થી ખરીદો બિયારણ બહુ સારું મળ્યું હો એવું પોપડા જેવું હો પણ વાવો તો ખાતર થાય એમાં કોટો નીકળે ત્યાં તમે ખાતર ખરીદો લેવા ગયા બિયારણ ત્યાં આવી ગયું ખાતર એટલા માટે ગુરુ હા એના પાછા ભેદ એને દેશ કાલ ક્રિયા મંત્ર એનું સુખ કરવું અશુભ કરવું આમાં શુભ છે કે અશુભ છે પૂર્ણમાં હો અને પછી એનો સંગ કરે ત્યાર પછી આ કલ્યાણકારી ગુણો ત્યાર પછી આ એવી રીતે સમાગમ કરે છે ને બધે ચલો ખોળે છે જ કોણ જો તમારા ગ્રસ્ત ને એક લેવું એ આપણે એમાં પડવું આપણે એમાં પડવું એટલે નકામી વસ્તુ છે ને શબ્દ કેવા એ આપડી સામુ નહીં જોવા જ વસ્તુ આ કઈ લેવા જેવી લાગતી નથી કરતો ન બે બોલો માટે સારા દેશાદિક ને સેવા તથા વક્તા પણ સુધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું સાંભળાય નથી <laughs> ગુરુ થકી થયો કોઈ યોગે કરીને કનિષ્ઠ થયો હવે એને ઊંચું જવું હોય કેમ જવું એનો પ્રશ્ન બદલો કનિષ્ઠ એને પોતાને કનિષ્ઠ લાગ્યો જ્ઞાન તો જોઈએ તો જોઈએ કનિષ્ઠ માં એ તો પોતાનું કામ છે એમ પૂછે છે કે કદાચ થાય કે ન થાય કે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જો શ્રોતા ને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે પહેલી વાત પહેલી શ્રોતા ને શ્રદ્ધા શ્રદ્ધા એટલે કઈ શ્રદ્ધા કામ કરવાની નહીં એને એમ દેખાય કરે હું હજી કનિષ્ઠ માં મારે ઉત્તમ માં જવું એનો આગ્રહ પોતાને પેલો હતો એમાં તથા ધૂળા દેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા વક્તા મળે એને ખૂબ વધે બ્રાહ્મણ જેમ નીકળે એ માણે નીકળવું જોઈએ એવો પૂરું ખોળવો કોઈ મને ભગવાન ઓળખાવો તો માથું આપું બદલા મારો એવી શ્રદ્ધા છે બોલો તથા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે તો તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય નહી તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચય ને પામે નહી તો જન્માંતરે કરીને આગળ નીતિ છે એને સુધારતા નથી હું કહું એને તો સુધારે તો આવડું કેવાય ને બોલો તથા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય નિશ્ચય થાય નહી તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચય ને પામે હવે કોક જન્મ જ્યાં જોગ નથી આજ નો કરે તો જન્માંતરે પણ અમે બહુ ખરી દીધું તમારું કલ્યાણ બ્રાહ્મણ ના છોકરા ને જનોઈ પેલું ભૂખ હવે બીજું બોલું ને તારે પાઠવું જવું એટલે આવડા મંત્ર બોલતો જાય તમેલો છોકરો પાઠમ બોલી બોલી અટકે પાઠમ પાઠમ પાઠમ બોલ્યા કર્યો ચલુયા પછી બાઢું શું કેવાય એને ખબર જ નથી એમ અહીંયા આપડે સભામાં જાય ને મંદિરે જાય જે તે થયું તો થઈ ગયો તમારો શું થાય કેજો હે ભગવાન હે ભગવાન જો ની થોડીક વાત કરી દો હા પણ હવે થાય હું મારે જોશીભાઈ ની વાત દઉં છું પણ આવ્યા નહીં આજ ક્યાંક ગયા લાગે ગયા લાગે સાહેબ દેખાના બરાબર ને કાલી બરાબર શિવ બ્રહ્માદેવ નું ધ્યાન કરે તો મોક્ષ નો થાય મારે કેવાનો ભાવ તો થાય ને શંકાર્યા કરે શંકા તો રે અને આવડા તો સમજતા જ નથી એટલે આનંદ કેવું ઈ જાણે કે જોશીભાઈ નું આપણું નહીં એટલે શું કેવાય આ બધા જાણે વાળી મેળે કાઢી નાખે આપડે બધા મારે જતા આમાં પ્રમાણ થી લખ્યું છે બધું એટલે મારે જતા બધી વિગતવાર લખ્યું છે એટલે એમાં કઈ તો ખરેખર હું છે

ભાવત્વય રહીતમ ભાવત્વય રહીતમ ભાવના ત્રણ ભાવ થી રહીત હોય તેનું ધ્યાન ત્રણ ભાવના રહીત હોય તેનું ધ્યાન થાય ભાવ બધું હરખું છે ને બકરી ને ગળે બે લોળિયા હોય એ આંચળ એટલે પાછલા આંચળ આગીલા લઈને મંડે દોવા એટલે દૂધ નીકળે ને અમારે જ્ઞાની પુરુષો એવા છે જાળી કેળા લાલિયા નહીં દૂધ એ ઉપનિષદોમાં બહુ સરસ વાત આવે એટલે એવી વાત હોય ને તો મારે જોશુભાઈ જવાને કહેવાય ગોવિંદભાઈ તો ન શાસ્ત્રીય વાત હા જગત આખું ભૂલું પીડ્યું જગત આખું ઘણું કર્યું જગત અને સાચું બધું સમજાવનાર નથી જગત માં કોઈ અને હવ બમ્બે બમ્બ ઉપડી પડ્યો બિચારા જન્મ એને ખોઈ નાખે કોઈ બીજા જન્મ ધરે કોઈ જે એનો એક બ્રાહ્મણ બેઠા છો આ તો છે બીજા અમારે બેઠા બહુ કારણ કે બધી વાત થઈ આવશે ને મહાદેવ એમ કેવાય કે ભાઈ મહાદેવ તો બહુ મોટામાં મોટા દેવ છે એ જરાય વાંધો નહીં તમારે અહીં હારામાં હારો ફોજદાર હોય તો ફોજદાર તો ખરડા હોય છતાં કેટલાક દાયા હોય છે ખો એટલે ફોજદાર એટલે મેજિસ્ટ્રેટ ને ફોજદાર એટલે મેજિસ્ટ્રેટ ને એ મેજિસ્ટ્રેટ નો કહેવાય અને આ કાલે બીજું એ શંકર દાદા તો ફોજદાર છે આ જગત આવું આપવામાં આ લોકો જેને ત્યાં આસન છે એ આસન ઓળખવું છે એમ ભાઈ હું કહો સાધુ ને જ પતિ પતિ મહારાજ કે પૂછે તો પૂરેપૂરું જો જ્ઞાન હોય તો તમે જવાબ કેમ લઈ શકો એમ તો કીધું સાધુ ને તો પેલું સાધુ ની જવાબદારી ઓછી નથી એ કપડા બદલાવ્યા રોટલી કરી એટલે સાધુ પણ પતી ગયું જવાબદારી પછી કાલ વર્તમાન આવ્યો તો મેં વિચારી કરજો હા વિચારી કે આ બ્રહ્મા ને આમ થયું છે શિવજી ને આમ થયું છે એટલે જે એટલે કહેવાનું એ છે કે આ રચના મતમાં તેઓ ભેદ બહુ લખ્યા છે અને પાછા શાસ્ત્રો પ્રમાણ આપ્યા છે શાસ્ત્રોમાં લખ્યું છે પણ આમાં રુચિ વાળા ભેળા થઈને વાંચે ને તો એમને વાંચીને વયા જાય એનો અર્થ કેમ પાછું પ્રમાણ આપે નિશ્ચિત હોય હા એ અટપટું અટપટું જ તમે સવિકલ્પ નિર્વચન ના ભેદ દેખાડા પેલા સવિકલ્પ માં શું આવ્યું હા ત્યારે ઈ કોને કહેવાય ઈ ખબર નથી કોઈ ઈ ખબર નથી સર્વિકલ્પ શું અને નિર્વિકલ્પ અને નિર્વિકલ્પ માં તો બહુ ઊંચી સ્થિતિ અને સવિકલ્પ માં છે એમાં જેમાં નિશ્ચય કરવો છે એને જાણવું એને પેલા જાણવાના પોતે સવિકલ્પ થઈ એ ખબર નથી ત્યારે પોતાની સવિકલ્પ એટલે વિકલ્પ રહી થવું કે દેહભાવ રહી થવું શું થવું એટલે એ ન ખબર પડે આમાં કોઈ કઈ મૂકવું પડતું નથી ના ખોરાક મૂકવો પડતો નથી ગ્રસ્ત ને ગ્રસ્ત આશ્રમ છોડવો પડતો નથી સમજણ કરવાની છે એ વાત છે અને ત્યાગી ને તો બહુ હેલું એને છે ને ગ્રસ્ત આશ્રમ ના કોઈ ધર્મ એની પાસે એટલે નિરાજ ચોખ્ખો થઈને બેઠો પણ એને પાછો બે રૂપી ગ્રસ્ત આશ્રમ પડ્યો ત્યાં આ તો સીધી વાત છે હાવ પણ આ તો ઘણો જ પટલા ગોપાળાનંદ સ્વામી લીધું ને ત્યાગી ને દેહ સ્ત્રી છે તમારે સ્ત્રી છે દેહ નથી હો ઘરવાળા ધડકી મારે તો તમે જાણવું ના બેસી જાઓ એટલે સ્ત્રી છે ધડકી મારે આને એવડી સ્ત્રી તો છે ને આને જરાક મજા નો આવે તો બધું ખોટ સ્ત્રી છે ને અને આને સંકલ્પ છોકરા તમારે તો બે ચાર છોકરા હોય સંકલ્પ કેટલા આને થતા સાથી છોકરા કયા તમે કહો નક્કી નથી કે ને બોલવા શીખ્યા આપડે જેમ હું કહું એટલે તમે હામું બોલ્યા વાત આટલી ને એમાં કઈ જ્ઞાન થાય સંકલ્પ રૂપી છોકરા સાથે ગયા તમારે સંકલ્પ રૂપી છોકરા નથી તમારે તો એ સંકલ્પ રૂપી છોકરા મરી ગયા તમારે તો ઓલા છોકરા છે આવડા નથી અને અમારે ઈ છોકરા જો આને કઈ ધાર્યું હોય ને અને બરડાવું પડે દીકરો મરી ગયો એટલું દુઃખ લાગે છે અને તમારે ઓલી બૈરી આંખ કાઢે ત્યાં તારું ધાર્યું મૂકી દો ત્યાં ક્યાં તમને દુઃખ છે કાંઈ છોકરો ના પાડે તો મૂકી દેવું પડે દુઃખ થાય અમારી આખી નાથ દુઃખ કાંઈ ધારી બેઠા હોય એનામાં હું ના પાડું એટલે મોઢું મળે બધો દીકરો મરી જાય એટલું દુઃખ બધે દસ દિન તો હૃતક લાગે <laughs> નવરાજ નથી બધા મનાવવા પડે દીકરો મરી જાય તો કેટલું થાય કેટલા જન્મે ક્ષણે ક્ષણે જન્મે આ કેટલા છોકરા ના બાપ છે ઓળખવા જઈએ પેલા જૂના સાધુઓ બહુ સમજાવતા ધાર્યું ન કરશું કઈ ધાર્યું મૂકી જ દેવું સાધુ કઈ કર્યું નથી કરવું તો કઈ આખી માયા તૂટી ગઈ અમને મમત તો ડેરી ગયા તો પછી કઈ બે ભાવ છે જ નહીં તમને એને કહી તમારા છોકરાનું કયું ન કરશું એને છોડી દો હવે તમે કેવી રીતે છોડો એને બૈરાને કેવી રીતે છોડો આવડત છોડી શકે આવડા જ ન છોડે તમે હજી છોડો છોડાવે પડે ન પડાય પણ છૂટે ખરા છૂટી જાય ભાવ આવી જાય એ મારા એ મારા આવી ગયા રાજા